વાર્તા કે નરા વાર્તા કે રાના અમને વાર્તા કેવો એ કહું છું કહું છું ભાઈ સાંભળો સાંભળો મારા નાના મોટા ટોબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી વાર્તા સાંભળે છે અને એની સાથે ધર્માદિત્ય વાર્તા સાંભળે છે અને વાહ ભાઈ આ રાજકોટથી હેતવી પણ વાર્તા સાંભળે છે આવો આવો હેતવી બેન નચિકેતા દેવી ધર્માદિત્ય ભાઈ ધ્યાનથી સાંભળજો આજે હું તમને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે ખેતર અને પર્વત ધ્યાનથી સાંભળજો તમે બધાએ ખેતર જોયું છે ને આ એક હતું સપાટ ખેતર સીધું ખેતર હતું એમાં સરસ મજાનો પાક થતો અને ખેતરમાં કેટલા ફળાવ ઝાડ હતા કેરીનું ઝાડ હતું આંબાનું ઝાડ હતું પપૈયાના ઝાડ હતા અને એના પર સુંદર મીઠા મીઠા ફળો હતા ખેતરને એનો ઘણો ગર્વ હતો એ તો કે હું કેવું સુંદર કામ કરું છું હું કેટલા પ્રાણીઓનું પેટ ભરું છું અને પેલો પહાડ સાવાળ એ તો કશું કામ જ કરતો નથી માત્ર આ પથ્થરની ગાદી પર પલાઠો વાળીને બેઠો છે અને માથું ઊંચું રાખવામાં સમજો છે પેલો પહાડ તો ખેતરથી રહેવાયું નહીં એણે તો પહાડને સંભળાવી દીધું અલા એ પહાડ તારે આવા ઊંચા થઈને શું કામ હતું આટલો બધો ઊંચો થયો છે તે ભગવાને મોટી ભૂલ કરી છે કોઈને ઊંચો અને કોઈને નીચો એવું કરવાને બદલે જો એણે બધાઈને મારા જેવા સપાટ સમથળ ને સીધા બનાવ્યા હોત તો કેવું સારું થત ધરતી આખી અન્ન અને ફળ ફૂલથી છલકાઈ ગઈ હોત ભગવાને બહુ મોટી ભૂલ કરી છે હો ખેતરે તો આવું કહ્યું બોલો પણ હસીને પર્વત કે અરે ભાઈ ખેતર ભગવાને બધું જ જો તારા જેવું સપાટ સમથળ ને સીધું બનાવ્યું હોત અને હું જો તારા જેવો સપાટ સમથળ ને સીધો હોત ને તો શું થાત ખબર છે તો પાણીનું પેલું ઝરણું છે ને ઝરણું જેમાંથી તું પાણી પીવે છે અને બધા પ્રાણીઓ પાણી પીને તરસ છીપાવે છે તે હોત નહીં હું ઊંચો ઊભો એટલે જ તો ઊંચેથી એ ઝરણું નીચે ઉતરી આવે છે અને પ્રાણીઓને તને જીવાડે છે આ બધું સપાટ સમથળ ને સીધું કેમ નથી અને કોઈએ ઊંચા હોવાની કેમ જરૂર છે એની સમજ પડીને તને હવે તો ભાઈ કેટલા સીધા હોય તો કેટલાક ઊંચાઈ હોય બધાની જરૂર પડે ખેતર ભાઈ પર્વતે તો આવું કહ્યું અને એની વાત સાંભળીને ખેતરે હા કહી હો ભાઈ કે હા હો પર્વતભાઈ તમારી વાત તો સાચી છે તો ભાઈ આવી હતી આ ખેતર અને પર્વતની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો